કળિકાળની લક્ષ્મી આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યની છે એટલે તો ક્લેશ કરાવે એવી છે એના કરતાં ઓછી આવે તે સારું ઘરમાં ક્લેશ તો ના પેસે આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઈ જાય છે એક ભાખરીને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં કારણ કે એ રસોઈ ખાધા પછી ક્લેશ થાય તો શા કામનું આ કાળની તો લક્ષ્મી આવે ને ક્લેશ આવે પાપાનું બંધી પુણ્યની લક્ષ્મી દુઃખ આપીને જાય નહીં તો એક જ રૂપિયો ઓહો હો કેટલું સુખ આપીને જાય પુણ્યાનું બંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ શાંતિ આપીને જાય ઘરમાં બધાને ધર્મનાને ધર્મના વિચારો રહ્યા કરે લક્ષ્મી તો કેવી છે કમાતા દુઃખ સાચવતાં રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાંય દુઃખ ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય કઈ બેંકમાં આની સેફ સાઇટ છે એ ખોળવું પડે ને પાછા સગાવાલા જાણે કે તરત જ દોડે મિત્રો બધા દોડે કહે અરે યાર મારા પર આટલો એ વિશ્વાસ નથી માત્ર દસ હજાર જોઈએ છે તે પછી ના છૂટકે આપવા પડે આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ આ તો નોર્મલ હોય એ જ સારું નહીં તો પાછું લક્ષ્મી વાપરતાંય દુઃખ થાય આ જરા કોઈએ નવી સાડી લીધી તો તરત કહે આવી સાડી મેં લીધી હોત તો એવા વિચારે દુઃખ થઈ જાય એવું આ લક્ષ્મી તો આવે તે જાય ત્યાં સુધી દુઃખ આપી જાય એવું છે આ તો કહે કે આ ચાળીસ હજાર બેંકમાં છે તે ક્યારે કાઢવાના નથી તે પાછું જાણે કે આ ક્રેડિટ જ રહેશે ના એ તો ડેબિટનું ખાતું હોય છે જ તે જવા માટે જ આવે છે આ નદીમાં જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાઓ વાપરો જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે નદીને જો ચેતના આવતને તો એ સાચવી રાખે આ તો જેટલું આવે એટલું વાપરવાનું એમાં આંતરવાનું શું ખાઈ પીને ખીલાવી દેવાનું આ તો પૂરણ ગલન સ્વભાવનું છે જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું જો ગલન ના થાતને તોય ઉપાધિ થઈ જાય પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છ્વાસ કાઢ્યો એ ગલન છે બધું પૂરણ ગલન સ્વભાવનું છે એટલે અમે શી શોધખોળ કરી કે ભીડ નહીં ને ભરાવો એ નહીં અમારે કાયમ લક્ષ્મીની ભીડે નહીં ને ભરાવો પણ નહીં ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચડે ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે ત્રણ વર્ષ સુધી ખસે જ નહીં લક્ષ્મીજી તો ચાલતી ભલી નહીં તો દુઃખદાયક થઈ પડે અમને તો લક્ષ્મીજી ક્યારેય સાંભળે જ નહીં સાંભળે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને પણ અમારે તો મહી લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે અમારે લક્ષ્મીજી સામા મળે તો અમે વિનય કરીએ એ ના ચૂકીએ આપણામાં કહેવત છે ને કે બાબો હશે તો વહુ આવશે ને નારાયણ છે ત્યારે લક્ષ્મીજી આવશે જ આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય લક્ષ્મીજીને તો લોકો પહેલા આણાની વહુની જેમ આંતરે છે લક્ષ્મીજી વિનય માગે છે જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શીખોટ લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય તેને બીજું કશું જ ના દેખાય એક શેઠનું આખો દાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત તે તેના ઘરની છોકરીઓ છોકરાઓ કોલેજને બદલે બીજે જાય તે શેઠ કંઈ જોવા જાય છે અલ્યા તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઈએ